वो कर दियो सब जना ने चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां सान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराभिषायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं फलानिधिम् चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्च त्रिभिः तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये તો યશ આજે એકદમ તો મુખ્ય શ્રોતાના રૂપમાં વચ્ચે આવી જાય જરા મજા આવે હા પછી જો આવશે આજુબાજુ આવશે થોડા આમ આવી જા ગયા વખતે આપણે નિત્ય કર્મ એમાં સ્નાન સંધ્યા જપ હોમ સ્વાધ્યાય પિતૃતર્પણ વૈષ્ણદેવ દેવાર્ચન અતિથિ યજ્ઞ ભૂત યજ્ઞ વગેરે વિષયને જોયા એટલે એના નામોલ્લેખ ઉપરાંત આપણે એ વાત પણ જોઈ કે એ કર્મો શા માટે આપણે શાસ્ત્ર કરવાનું કહે છે એક શાસ્ત્રીની આજ્ઞાના સંદર્ભમાં એક સર્વસામાન્ય સિદ્ધાંત એ છે કે શાસ્ત્ર પોતે જે આજ્ઞા કરે છે એને આવું શા માટે આવું પૂછવાનો આપણો કોઈ રાઈટ શાસ્ત્ર માનતું નથી જેમ નરેન્દ્ર મોદી કોઈ પણ નવો નિયમ લાવે આ માટે એવું પૂછવાનો કોઈને હક આજે રહ્યો નથી જૂના જમાનામાં હતો અને જે લોકો દોડા પણ કરી અને સામે પૂછવા માંગે છે એ લોકોની પીપુડી વાંચતી નથી ગમે તેટલો વિરોધ કરો આંદોલનો કરો બધું ઠેરનું ઠેર છે એટલે જેમ રાજાજ્ઞા હોય જૂના તમારામાં રાજા હતા એ માલિક ગણાતો તો રાજાની આજ્ઞા છે એને તમારે એક્સેપ્ટ કરવાની હોય આવું શા માટે તમે આજ્ઞા આપી રહ્યા છો એવું પૂછવાનો પ્રજાનો કોઈ હક ન હતો પણ એક વખત કોઈ કાનૂન કે કોઈ રૂલ લો ડિક્લેર થઈ જાય તે પછી કાનૂનને સમજાવનારો જે એક વર્ગ હોય એડવોકેટ હોય સોલિસિટર હોય કે જાતના ટેક્સ કન્સલ્ટન્ટ હોય કે એવા વિશેષજ્ઞો હોય સમીક્ષકો એ લોકો પછી પ્રજાને એ વાત સમજાવતા હોય કે આવી જાતના કાનૂનને બનાવવાની જરૂર શા માટે પડી અને જૂના સમયમાં જે કાનૂન હતા એ કાનૂનની અંદર શું કમીઓ હતી કે જેને કારણે આ નવી આજ્ઞાઓને તમને ફરીથી કહેવામાં આવી રહી છે તો આપણા જે આચાર્યો છે અથવા શાસ્ત્ર ગ્રંથના વ્યાખ્યાન કરનારાઓ છે પ્રાચીન વિદ્વાનો એ આપણને સમજાવે એમને જેટલી સમજ પડી હોય તેટલી કે પોસિબલી આવા આવા કારણોથી શાસ્ત્રમાં આવી આજ્ઞા કરવામાં આવી હશે પણ જે કરેલી આજ્ઞા છે એના સંદર્ભમાં કોઈ જાતનું કરેક્શન કે એમાં કોઈ જાતનું કન્સેશન લેવું એવી સ્વતંત્રતા શાસ્ત્રના સંબંધમાં કોઈની માનવામાં નથી આવી આ સંદર્ભમાં જો બીજા ધર્મો ઉપર આપણે દ્રષ્ટિ કરીએ તો યહૂદી ધર્મ પણ આ જ સિદ્ધાંતનો છે કે એમના શાસ્ત્રમાં જે લખેલું છે એ પથ્થરની લકીર છે એમને ત્યારે તો ખરેખર પથ્થરની લકીર જ હતી કેમ કે એમના જે કમાન્ડમેન્ટ છે પથ્થર ઉપર કોતરાયેલા મોઝેસને મળ્યા હતા તો પથ્થરની લકીર છે એને તમે બદલી ન શકો એમનો વંશમાં ક્રિશ્ચિયનો થયા એ ક્રિશ્ચિયનોની અંદર એક ખાસિયત આપણને જોવા મળે છે કે જૂના જે ઓર્થોડોક્સ ક્રિશ્ચિયન છે એ લોકોની એવી માન્યતા રહી છે કે બાઇબલની અંદર કહેલી કોઈ પણ વાત છે એમાં તમે કોઈ જાતની છૂટછાટ ન લઈ શકો એમાં કોઈ જાતનો ઉમેરો ન કરી શકો એ જાતનો ચુસ્ત નિષ્ઠા છે એમને પોતાના ધર્મગ્રંથ માટે રહી એના પછીથી જે કેથોલિક બ્રાન્ચ એમની પેદા થઈ જેની અત્યારે વિશ્વભરની અંદર સૌથી વધારે માન્યતા છે એના ફોલોઅર છે ઇટાલીમાં જે વેટિકન છે જે એમનું હેડક્વાર્ટર ગણાય છે અને ત્યાંથી જે પોપ એમના ધર્મગુરુ સૌથી મોટા એમને ત્યાં એક એવી કમિટી છે ધર્મગુરુઓની જે ધર્મગુરુઓ ભેગા થઈને ક્રિશ્ચિયાનિટી કે બાઇબલના સંબંધમાં આગળ કોઈ નવો ઇસ્યુ પેદા થાય કે બાઇબલમાં આમ લખેલું છે અને મોડર્ન સાયન્સ છે એ એ બાઇબલના સિદ્ધાંત વિરુદ્ધ કંઈક આવી વાત કરી રહ્યું છે એટલે કોન્ટ્રાડિક્શન છે અને એ એટલું એપેરેન્ટ કોન્ટ્રાડિક્શન છે કે જો બાઇબલની વાતને અગર આપણે સાચી માનીએ તો આપણે હાથીના પાત્ર બનીએ તો એવો કોઈ ઇસ્યુ એમના સામે આવે તો એ કમિટી ભેગી થાય અને ભેગી થઈને વિચાર કરીને બાઇબલની સમીક્ષા કરે મોડર્ન જે પણ પ્રિન્સિપલ છે એસ્ટાબ્લિશ થયું હોય કે થિયરી નવી રિનોવેટ થઈ હોય તો એના સંદર્ભમાં એ લોકો ફરીથી રિવાઇઝ કરી અને એમ કહે કે હવેથી ક્રિશ્ચનોએ બાઇબલમાં આટલું કરેક્શન માની અને આ રીતે બાઇબલ કહે છે એમ તમારે સમજવાનું અથવા તમારા સંદર્ભમાં બાઇબલનો હવે આજથી આ આદેશ છે એટલે એ લોકો હવે જે કહે એ બાઇબલે કયા બરાબર ગણાય સાપ્રેશ છે કે બાઇબલ ના અંદર કરેક્શન કરવાનો કે એડિશન ઓલ્ટરેશન કરવાનો રાઇટ કેથોલિક સંપ્રદાયે એક કમિટી ને આપે છે પોપ ના લીડરશિપ માં અને યહૂદી આવાત ને નથી સ્વીકારતા તેજ રીતે મુસ્લિમો પણ કુરાન ના બાબત માં આ વાત ને નથી સ્વીકારતા કે કુરાન ની કોઈ આયત કે સૂરા એની અંદર તમે કોઈ જાણે એક અક્ષર નો પણ ફેરફાર કરી શકો કે રાઈટ કોઈને મળેલો નથી કેમ કે એ જાતનું કરેક્શન કરવાનો મતલબ એ છે કે જો તમે એક જગ્યાએ કરી શકો તો બીજી જગ્યાએ કેમ ન કરી શકો એટલે પછી એની જે મૂળ સ્વરૂપ છે એ લાંબા ગાળે રહી ન શકે એટલે જો તમે એને સ્વીકારો તો અક્ષરશ સ્વીકારો આર્શેલી સ્વીકારવાનો મતલબ એમાં તમારો અવિશ્વાસ છે અશ્રદ્ધા છે અથવા એના કરતાં તમે પોતાની જાતને વધારે ડાયા માની રહ્યા છો એવું એનો અર્થ થાય છે એટલે મુસલમાનો પણ આ વાતને નથી સ્વીકારતા એ જ વસ્તુ આપણી વૈદિક પરંપરામાં પણ રહી છે કે વેદાદી શાસ્ત્રોમાં કોઈ પણ અક્ષરમાં પણ પરિવર્તન કરવાનો એની અંદર કોઈ જાતનો ઉમેરો કરવાનો અધિકાર મનુષ્યને નથી કેમ કે ઈશ્વરના સાક્ષાત વચનો છે એટલે ઈશ્વરે કોઈ અભિપ્રાયથી કર્યા કયા હોય આપણને એને કદાચ આપણે ન સમજી શકતા હોઈએ આપણા બુદ્ધિ દોષને કારણે આપણે નથી સમજી શકતા એનો અર્થ એ નથી કે જેવું સમજમાં આવે એવું કરેક્શન ક્યાં કરી દેવું આપણે પોતાનો દોષ વિચારવો જોઈએ કે ઈશ્વરના અભિપ્રાયને આપણે સમજી નથી રહ્યા એટલે આપણો જે શાસ્ત્ર છે એને આપણે શરૂઆતમાં જોયું હતું કે શાસ્ત્ર જે છે એ સ્વતઃ પ્રમાણ છે બ્રાહ્મણો કે મેં જે આત્માનો અર્પણ કર્યો એ કોમન વ્યક્તિઓ દેખાય આત્માની જ્યોતિમાં સત્સંગમાં ડલે છે નું પોતાનું એ નિયમ એટલે સૌ પહેલા સત્સંગમાં જવાનો હોય છે આ સત્સંગ સાથ એને માનસીનો એવો પ્રશ્ન છે કે વેદ વગેરે શાસ્ત્રમાં અંગ્રેજોના દ્વારા જે ખરીદેલા જે વિદ્વાનો હતા એમણે આપણા શાસ્ત્રમાં અનર્થ કર્યો એટલે એનો ખોટો અર્થ લોકોને સમજાવ્યો એવા કોણ હતા એમ એમનો મતલબ છે એમ શરૂઆતમાં તો જર્મન હતો વિદ્વાન મેક્સુલ પછી કિસ હતો એ બે મેન હતા જેમણે થી લઈને અને બધા જ આપણા શાસ્ત્ર છે એના ટ્રાન્સલેશન કર્યા મેઇન એ ટ્રાન્સલેશન કરાવવા પાછળનો હેતુ એ હતો કે અંગ્રેજો એ જાણવા માંગતા હતા કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના માધ્યમથી જ્યારે આપણે હિન્દુસ્તાન ઉપર રાજ્ય કરી રહ્યા છીએ પેલા એ લોકો વેપારી પેઢી તરીકે આવ્યા બિઝનેસમેન તરીકે પછી પોતાના બિઝનેસના જે પણ સેન્ટર્સ હતા એના પ્રોટેક્શન માટે એમણે આર્મી અને હથિયાર માટેની છૂટ માંગી રજવાડાઓ પાસેથી એ માંગ્યા પછી એ લોકોએ પોતાની આર્મી એટલી વધારે સ્ટ્રોંગ કરી દીધી કે રજવાડાઓને એમની આર્મી પ્રોટેક્શન માટે લેવી પડતી હતી ટાઈમ ટુ ટાઈમ એટલે એમણે એમ કહ્યું કે હવે તમારું એડમિનિસ્ટ્રેશન છે એ અમારા બિઝનેસની સાથે સાથે તમારા સ્ટેટનું એડમિનિસ્ટ્રેશન પણ અમે સારી રીતે કરી આપીશું એટલે તમે મને અમારો એક કમિશન એજન્ટ છે તમારે ત્યાં રહે એમ કરીને લોકોએ ત્યાં ઘૂસ મારી એમ કરતાં કરતાં એક એક એક એક રજવાડાઓને કબજે કરીને પોતાની સ્ટ્રેન્થ વધારી આખા હિન્દુસ્તાનને એમણે પચાવ્યું આ એમની સ્ટ્રેટેજી હતી પણ જ્યારે એમણે હિન્દુસ્તાનને પચાવી લીધું તે વખતે એમના મનમાં એમ વિચાર આવ્યો કે હવે આપણે લાઈફ ટાઈમ હિન્દુસ્તાનને ગુલામ રાખીશું અને આપણે અહીંયાના રાજા તરીકે રાજી કરીશું તો જે જગ્યાએ આપણને લાઈફ ટાઈમ રહેવાનું છે એ દેશ પ્રદેશ અને એના લોક એની પરંપરા ધર્મ રીત રિવાજ આ બધાથી આપણે સારી રીતે પરિચિત થઈ જવું જોઈએ કેમ કે નહીં તો એમની સાથે મેચિંગ ન થાય હવે એના માટે એમને સૌથી મોટી સમસ્યા ભાષાની આવતી હતી કેમ કે શાસ્ત્રો છે સંસ્કૃતમાં હતા એ લોકો સંસ્કૃત જાણે નહીં ને આપણા પંડિતો અંગ્રેજી જાણે નહીં એટલે આ બેની સમસ્યાનું સમાધાન લાવવા માટે એમણે એવા લોકોની જરૂર હતી કે જે આપણા શાસ્ત્રને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીને સમજાવી શકે એટલે જે પણ અવેલેબલ આ મેક્સમુલર વગેરે છે એ બેઝિકલી બધા ક્રિશ્ચનો હતા નિષ્ઠાથી અને એમણે આ બધું સંશોધન કર્યું એ વખતે મેક્સમુલરને જ્યારે એમણે બે કામ કર્યા એક તરફ મેક્સમુલર પાસે વેદ વગેરેનું ટ્રાન્સલેશન કરાવડાવ્યું બીજી તરફ આપણા પંડિતો જે હતા એમને એ લોકોએ સરકારી પગારથી પોતાના નોકર તરીકે રાખવાનું શરૂ કર્યું કે જે પગાર પંડિતોની કલ્પનામાં પણ ન હતો કે પેન્શન પછીથી મળશે આ જાતની પણ એમની કોઈ કલ્પના હતી નહીં પ્રાચીન સમયમાં પંડિતો જે પણ એમને સીધું આપી જાય કે કપડાં પહેરવા માટે આપી જાય એનાથી એમનો નિર્વાહ ચાલતો ને એમાં એ લોકો સેટિસ્ફાઈડ હતા અમારે ત્યાં જેત્રનાથ ઝા ખસ્ત્રીનાથ ઝા બધા બિહારના નવદ્વીપના પંડિતો માંડવીમાં રહેતા એમની રિક્વાયરમેન્ટ કેટલી અમારે ત્યાં ઠાકોરજી પછી મહાપ્રસાદને વર્ષમાં બે ધોતી એમને પહેરવા માટે ધોતી અને ઉપરના મળે તે વર્ષમાં એક વખત એમને પોતાના વતન જવાનું હોય એનું વીસેક રૂપિયા ભાડું આટલું મળે એટલે એમની સેટિસ્ફાઈડ બીજી કઈ આવશ્યકતા નહીં કોઈ પગાર નહીં પ્રસંગો ઉપર એમને કઈ પણ બીમારી વગેરે થાય તો એ પરિવારના સદસ્યની જેમ એ લોકો રહેતા તો આ રીતે પંડિતો રહેતા હતા વિદ્યાને વેચવી કે ફીસ ચાર્જ કરવી એ આપણા ધર્મની અંદર બહુ મોટું પાપ ગણાયું છે એ આજીવિકા બહુ દુષ્ટ આજીવિકા ગણાય છે એ બ્રાહ્મણને પણ અપવિત્ર બ્રાહ્મણ કહ્યું છે કે જે ફીસ ચાર્જ કરે દક્ષિણામાં શિષ્ય પોતાનું આખું રાજ્ય ભેટ ધરી દે તો સ્વીકારે ભલે પણ સામે ચાલીને એને માગવાનું એ બ્રાહ્મણના મોઢામાંથી માગવાનું ક્યારેય શક્ય નથી એવું આપણું શાસ્ત્ર કહેતું હતું એટલે એ પરંપરામાં આપણા પંડિતો રહેવાય કહેવાયેલા પણ જ્યારે મુસલમાનોથી આઠસો વર્ષ માર ખાધી આપણે પછી આ ધોળિયાઓ આવ્યા તો એમને હવે એમ લાગ્યું કે ચલો આ તો મુસલમાનો પહેલે પણ જંગલી હતા આજે પણ જંગલી છે એટલે એમના અત્યાચારથી આપણી ધર્મનિષ્ઠા પ્રભાવિત ન થઈ કેમ કે આપણે એમ માનતા હતા કે બેઝિકલી એ લોકો જંગલી છે અને આપણે એમના કરતા શ્રેષ્ઠ છીએ એવી આપણા અંદર બહુ દ્રઢ સમજ હતી પણ અંગ્રેજોથી અંજાઈ ગયા એમની ગોરી ચમડી એમનું જે આગળનું જે વૈજ્ઞાનિક સંશોધનો ટેકનોલોજીનું ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન આ બધી વસ્તુથી આપણે અંજાયા અને પંડિતોને એમણે એટલા મોટા પગાર ઉપર રાખ્યા કે એ લોકો જે પહેલે પરંપરાથી શાસ્ત્ર ભણાવતા હતા નિષ્ઠાથી એમાં એમને આલસ્ય થઈ ગયું બીજી તરફ એમણે તમે લોકો અત્યારે જે પરંપરાગત નિશાળોમાં ભણો છો સ્કૂલ કોલેજમાં એ મેકોલેના દ્વારા નવી એજ્યુકેશન સિસ્ટમ લાવ્યા કેમ કે એમને જરૂરત એ હતી કે આ સંસ્કૃત ભણેલા અને પાઠશાળા ભણેલા લોકો અંગ્રેજી હકુમતના નોકરો તરીકે કામ લાગશે નહીં એટલે એમને કલરથી ભલે બ્રાઉન હોય પણ નિષ્ઠાથી એ લોકો અંગ્રેજના નોકર હોય એવી મોટી ફોજની જરૂર હતી કે આખા હિન્દુસ્તાન ઉપર એમનું રાજ્ય ચલાવી શકે એટલે આ એજ્યુકેશન સિસ્ટમ એમણે અમલમાં લાવી એની અંદર એમણે આ ખોટો ઇતિહાસ પણ દાખલ કર્યો કે આર્ય પ્રજા છે એ ભારતના બહારથી આવીને એને વસી અહીંયા દ્રવિડ લોકો છે દ્રવિડ લોકોને દક્ષિણ તરફ ધકેલી દીધા અને તમે પણ ફોરેનર છો જેમ અમે પણ ફોરેનર છીએ તો જો તમે ફોરેનર છો અને રહી શકો છો તો અંગ્રેજોને તમે ફોરેનર માનવાનું તમારી પાસે કારણ શું રહે છે એટલે જેમ તમે રહો છો એમ અમે પણ અહીંયા રહીએ એટલે ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ આ બધી જે શરૂ કરવામાં આવી એને બધાને તોડવા માટે આ બધી પૂર્વ ભૂમિકા એમણે પહેલેથી બનાવી રાખી હતી અને એ ઇતિહાસ એ ઇતિહાસને પુરાણા જેટલા પણ ઇવન નહેરુ છે કે રાધાકૃષ્ણન છે કે ગાંધી હોય આ બધા જ લોકો આ જ ઇતિહાસને માનતા રહ્યા કે આ જે છે બહારની પ્રજા છે કેમકે એ લોકોએ બધા પુરાતત્વના એક્સકેવેશન કર્યા એના ફાઇન્ડિંગ્સના આધારે વર્લ્ડ લેવલ ઉપર બધી કોન્ફરન્સ આયોજિત કરે હિસ્ટોરિયન્સ હોય અને આર્કિયોલોજીસ્ટ હોય એમની વચ્ચે એમાં ખોટી ખોટી બધી થિયરો પ્રસ્તુત કરીને અને બધાની સામે સાડીઓ પડાવડાવી લે એટલે વર્લ્ડ વાઇડ લેવલ ઉપર એ ઇમેજ ઊભી થઈ ગઈ કે ભારતની અંદર અત્યારે જે આપણે વસી રહ્યા છીએ ઉત્તર ભારતમાં કે મધ્ય ભારતમાં એ બધા પરદેશથી આવેલી પ્રજા છે અહીંયાના જે ઇન્ડિજિનસ જે લોકો છે એ આપણે નથી અને અહીંયાના જે લોકો છે એ તો દ્રવિડો છે જેને હાંકી કાઢ્યા આપણે ઉત્તર ભારતમાંથી એ લોકો ખસતા ખસતા દક્ષિણમાં ચાલ્યા ગયા એટલે દ્રવિડ અને આર્ય આની થિયરી એવી સ્ટ્રોંગલી એ લોકોએ પ્રપોઝ કરી કે આજ સુધી આપણે લડી રહ્યા છીએ દક્ષિણ દક્ષિણવાળા છે એ ઉત્તર ભારતીયોથી નફરત કરે છે અને ઉત્તર ભારતીયો છે દક્ષિણ ભારતનું ઊંડું ગુંડું કહીને એમની નિંદા કરે છે ક્યારે પણ એ મેળ નથી થઈ શકતો એ અંગ્રેજોની આ પોલિસીને કારણે છે અને એમાં જ વેદના જે અર્થો કેમ કે હવે પછીથી જે પ્રજા છે સંસ્કૃત પાઠશાળાઓ બંધ થઈ એટલે હિન્દુ પ્રજા છે એ પોતાના ધર્મની ભાષાને જાણતો બંધ થઈ ગયો આજની સ્થિતિમાં આપણને આપણો ધર્મ આપણા શાસ્ત્રથી સમજવો હોય તો મેક્સુબલરના જે અંગ્રેજી ટ્રાન્સલેશન સિવાય બીજું આપણી પાસે કંઈ છે જ નહીં કેમ કે પંડિતો અંગ્રેજી જાણતા ન હતા એ વચ્ચે સો વર્ષ દોઢસો વર્ષનો એવો કાલ ગયો કે આપણને અંગ્રેજી શબ્દ બોલાઈ જાય તો પણ આપણને છોવાઈ જતા સ્નાન કરવું પડતું આપણે ત્યાંની એ જાતની એમના પ્રત્યેની સુગ હતી એટલે અંગ્રેજી આપણે ભણ્યા નહીં અને હવે અંગ્રેજી આપણે ભણાવીને સંસ્કૃતથી પણ વિમુખ કરી દીધા એટલે મૂળ આપણું શાસ્ત્ર શું કહી રહ્યું છે એને આપણે જાણતા નથી એ લોકો જે આપણને કહે એને આપણે સમજીએ છીએ તો આજે પણ ભારત સરકાર આપણને એ અંગ્રેજીના વખતથી લખાયેલા જે ટેક્સ્ટ બુક છે કે જે હિસ્ટ્રી કે પ્રિન્સિપલ છે એ જ ભણાવી રહી છે એ ચાહે કોંગ્રેસની હોય ચાહે ભારતીય જનતા પક્ષની હોય કોઈ પણ હોય એમાં કોઈ સત્યવાદી કોઈ નથી કે આપણો ઇતિહાસ છે એનો પક્ષ લેનારો નથી તો આ વસ્તુ છે બની છે એની લિસ્ટ તો ઘણી બધી લાંબી છે પણ મુખ્ય મુખ્ય જે કહી શકાય કે આ મેક્સ મુલર છે કિસ વગેરે ગ્રિફિથ છે એ બધા ત્યાંના યુરોપિયન વિદ્વાનો હતા મેક્સમુલર નો તો મહિમા એટલો હતો કે એને વ્યાસજી નો બીજો અવતાર માનતા પંડિતો આપણા એને વ્યાસજી નો બીજો અવતાર માનતા અને એ ઉપર બેસતો ને બધા પંડિતો આપણા ગૈરિકો છે નીચે જમીનમાં બેસતા એના સામે એવી મહિમા હતી એની સૌથી ખૂબસૂરત વાત એ છે કે મેક્સમુલર ની જ્યારે આલોચના કરવામાં આવી યુરોપિયન વિદ્વાનો દ્વારા કે તમે જે આજે થિયરી લઈને આવ્યા છો એવી કોઈ પ્રજા કે એવી જાતની કોઈ કાસ્ટ હિન્દુસ્તાનમાં કદી હતી નહીં આજે આપણે ત્યાં જેન્ટલમેનના માટે વપરાતો શબ્દ હતો સજ્જન વ્યક્તિ તરીકે કોઈનું સંબોધન કરવું હોય તો લેડીઝ એન્ડ જેન્ટલમેન એમ કહેવાય એમ આ છે એ સન્માનવાચક સંબોધન માત્ર હતું મેક્સમુલરે એને આર્ય પ્રજા તરીકે લખી કાઢ્યું હવે જ્યારે એની આલોચના થઈ ખીલ્લી ઉડી બધી ઇન્ટરનેશનલ બધી કોન્ફરન્સમાં ત્યારે એણે વાત એક્સેપ્ટ કરી કે આ મારાથી ભૂલ થઈ છે અને ખરેખર આવી જેવી કોઈ પ્રજા છે જ નહીં હિન્દુસ્તાનમાં પણ એ વાત આજે કોઈ ભણાવવામાં નથી આવતી કે એને કાન પકડ્યા છે પણ મેક્સમ્યુલરે જે લખી કાઢ્યું એ હજી સુધી આપણને ભણાવવામાં આવે છે આજ આપણી વિધિની વક્રતા કહો તે આપણા દુર્ભાગ્ય કહો કે આપણે લોકો એ ઝેર પી રહ્યા છીએ છે મૂળ બધો ચમત્કાર ગોરી ચામડીનો છે આવ્યું ને સ્પષ્ટ તમારા માટે આપણી ચર્ચા એટલી પ્રાસંગિક નથી પણ જેમ અંગ્રેજોએ જેવી રીતે ઇતિહાસને તારીખ પ્રમાણે લખવાની શરૂઆત કરી અથવા મુગલોએ જે રીતે તારીખ પ્રમાણે બાબરનામા અને અકબરનામા અને જહાંગીરનામા એમ એ લોકોના સાથેના જે ખુશામદખોરો હતા એ રાજાઓના ઇતિહાસ લખતા એમાં ડેટ વાઇઝ બધું ઇતિહાસ લખતા આવતા આપણે ત્યાં એ કલ્ચર પહેલેથી હતી નહીં કેમ કે શરૂઆતમાં જે આપણે જોયું કે આપણે ત્યાં કાલનું ચક્ર ચક્રના રૂપમાં માનેલું છે મોનો ડાયરેક્શનલ કાલ આપણે નથી માનતા અને એ કારણે આપણે ત્યાં જે ઇતિહાસ છે આપણા પુરાણો વગેરે છે એની અંદર આ રીતે કાલનું વર્ણન નથી આવતું અથવા આ રીતે નથી આવતું પણ આમ સર્ક્યુલરમાં આવે છે એટલે જે વ્યાસજીનો આપણને ત્રેતા યુગમાં ઉલ્લેખ મળે કે જે વિશ્વામિત્ર ઋષિ છે આપણને દ્વાપરમાં મળે એ સતયુગમાં મળી જાય અને કલયુગમાં પણ મળી જાય જે જાંબવાન છે રામાવતારમાં હતા એ અવતાર ની અંદર પણ જાંબવાન અવેલેબલ થઈ જાય નારદજી તો ગમે ત્યારે ગમે ત્યાં આવી જાય વ્યાસજી પણ કેટલા બધી જગ્યાએ એક સાથે દરેક કાલમાં ઉપલબ્ધ થઈ જાય એ રીતે આખું વર્ણન છે એ લોકોના ભેજામાં ઉતરતું જ નહીં કેમ કે એમના માટે કાલની જે ગણતરી હતી એ બહુ ક્ષુદ્ર હતી અને આપણે ત્યાંનો જે રીતે ઇતિહાસ પુરાણ લખાયેલો એ શૈલી આખી એક જુદી શૈલી હતી આપણો મુખ્ય હેતુ દાખલા તરીકે આપણે ભાગવતની અંદર જોઈએ તો વંશ અને વંશાનું ચરિત્ર એમાં આપણને રાજાઓની વંશાવલી જોવા મળે કે ચંદ્રવંશમાં આ રીતે સૂર્યવંશમાં આ રીતે એની અંદર એક્ઝોસ્ટિવ લિસ્ટ છે પણ કોઈ ડેટ ત્યાં મેન્શન નથી જેમ આપણે ત્યાં અત્યારે જૂનામાં જૂની ડેટ ચાલે છે એ શકાબ્દ ચાલે છે જે શક હતો એ શકની સ્તુતિમાં જૂનામાં જૂની તારીખો ચાલે છે એના પછી વિક્રમ સંવત અત્યારે ચાલે છે સેકન્ડ પણ કૃષ્ણ જન્મ વખતે આપણે શ્રી કૃષ્ણની જે જન્મતિથિ છે એનો આપણે ઉલ્લેખ કરીએ છીએ પણ કૃષ્ણાબ્દ ચાલતું નથી શાકાબ્દ ચાલે છે એવી રીતે વિક્રમાબ્દ પણ ચાલે છે પણ કૃષ્ણાબ્દની એ રીતે વ્યાપક રીતે માન્યતા આપણે ત્યાં રહી નહીં એટલે કોઈ પણ ઇતિહાસ આપણે ત્યાં આવે તો ઇતિહાસની અંદર કયો મહિનો કઈ તિથિ એનું કયું વર્ષ એમાં કોણ શું થયું એને શું કર્યું આ વ્યવસ્થિત રીતે ઇતિહાસ આપણે ત્યાં લખાયો ન હતો વ્યવસ્થિત એટલે એ પદ્ધતિથી આપણે ત્યાં જે પુરાણ મહાભારત વગેરે મળે છે એ મહાભારત રામાયણ છે એ એ રજવાડાઓના ઇતિહાસ તરીકે એની મુખ્ય તાકી છે અને એની એની સાથે બીજા બીજા ઉપાખ્યાનો અને ઉપદેશ સ્તુતિ વગેરેનો એમાં મિશ્રણ કરી અને એને લોકો માટે ધાર્મિક ગ્રંથ તરીકે આપણે ત્યાં વ્યાસજીએ પ્રસ્તુત કર્યું કે વાલ્મીકીએ શરૂ કર્યું પુરાણોની અંદર પણ ધર્માર્થ કામ પુરુષાર્થોને પ્રાચીન ઇતિહાસની સાથે વણી અને સમજાવવો મેઇન ઉદ્દેશ્ય પુરાણ કરતા છે એનો એ હતો કે પુરુષાર્થોનો બોધ જનતાને સારી રીતે થઈ શકે રોચક રીતે થઈ શકે અને જેને એ યાદ પણ રાખી શકે એનું દ્રષ્ટાંત પણ એ જોઈ શકે તો એ ફોર્મેટમાં આપણે ત્યાં પુરાણ કહેવામાં આવ્યા આવ્યું ને ચાલવા એટલે એ ક્યારે હેતુ હતો જ નહીં કે ડેટ વાઇઝ દરેક વ્યક્તિના જન્મ અને કર્મ એનો રેકોર્ડ રાખવામાં આવે એ સંબંધમાં આપણી માન્યતા ભગવાન ગીતામાં એમ કહે છે કે બહુની મેં વ્યતીતાની જન્માની તવ ચાર્જુના સાન્ય હમ વેદ સર્વાણી નત્વમ વેદ પરંતપ મારા ઘણા બધા જન્મ થઈ ગયા છે તારા ઘણા બધા જન્મ થઈ ગયા છે હું એ બધાને જાણું છું તું નથી જાણતો હવે આટલા બધા જન્મ અને એટલા બધા આપણા મરણ થઈ ચૂક્યા હોય એમાં ડેટ વાઇઝ કોઈ જન્મનું યાદ રાખવાનો સેન્સ શું આપણી બેઝિકલી માન્યતા એ હતી સમજમાં આવ્યું ને ભાઈ એકાદ વખતમાં કોઈની જીવન લીલા સમાપ્ત થઈ જતી હોય તો ચલો આપણે એની નોંધ પણ રાખીએ પણ અનેકો જન્મ અનેક બધા જ લોકોના થતા હોય તો હવે એમાં કોણ કોની ડેટ રાખીને અને એનો ફાયદો શું એટલે એ વિષયમાં આપણે બહુ બેદરકાર હતા એની જરૂરત ન હતી પણ જ્યારે આ લોકો આવ્યા મુગલો અને ક્રિશ્ચનો ત્યારે એમને ત્યાં જે રીતે ઇતિહાસ લખાયેલો હતો રજવાડાઓનો એ કાલમાં આપણે થોડો પ્રયાસ કરવો જોઈતો હતો પણ એમાં થોડી આલસ્ય થઈ લોકમાન્ય તિલક અને એ લોકો બધાએ પ્રયાસ કર્યો એમને ઉત્તર આપવાનો પણ એ ઉત્તર આપવામાં એટલો વિલંબ થઈ ગયો કે ત્યાં સુધી એમની માન્યતા અને એમણે જે કહેલું હતું એ આખા વર્લ્ડ વાઇડ એસ્ટાબ્લિશ થઈ ગયો કેમ કે અંગ્રેજો છે સો દેશ ઉપર રાજ્ય કરતા હતા એટલે એમના જે ભારતીય વિદ્વાનો દ્વારા જે જે માન્યતાઓ પ્રસ્તુત કરવામાં આવે એ સો દેશમાં એમને તો એક ટેલિગ્રામ તો એટલી વારમાં મિનિટોમાં પહોંચી જતી હતી વાતો આપણે તો ક્યારે તો લોકમાન્ય તિલક મરાઠીમાં લખે જેલમાં બેસીને પછી એનું ક્યારે અંગ્રેજીમાં થાય કેટલા વર્ષો પછી અને એ પોતા ક્યારે પહોંચે અને ક્યારે કોણ વાંચે એટલે એ બહુ લેટ પ્રોસેસ હતી એની અંદર આપણે જાગી ન શક્યા જે ઇમિડિયેટ રિપ્લાય દરેક વાતનો થવો જોઈએ જેમાં અત્યારે ફેસબુકની અંદર કે એમાં થઈ જાય ક્ષણવારમાં તો ધડાધડ બધું <laughs> દૂધ કા દૂધ પાણી કા પાણી <laughs> એ જાત તો તે વખતે જમાનો હતો નહીં આપણે ટેકનોલોજીમાં પાછળ રહી ગયા એ બધી દૃષ્ટિથી એટલે એ લોકોની વાત છે એ વધારે જગ્યાએ ફેલાઈ ગઈ માન્યતા પણ પ્રાપ્ત થઈ ગઈ વિદ્વાનો છે એ જાણતા હતા આ બધી વાતને પણ આમ સમાજ છે એ તો જે આ ગોરિયાઓએ કે એમને ત્યાંના જે રાજ્ય ચાલકો છે એમણે જે વાત કહી એને જ એમને માન્ય છૂટકો હતો આવી કલમાં તો આ જ જાતની પરિસ્થિતિ થઈ છે કેટલા વાગ્યા ચા ઘડિયાળ બરોબર છે ને સારું તો હવે આપણે આગળ લઈએ કાલે આપણે નિત્યકર્મમાં એના કારણો વગેરેનો વિચાર કર્યો હતો તે પછી આજે આપણે નૈમિત્તિક કર્મના સંબંધમાં લઈએ નૈમિત્તિક ચાલે નૈમિત્તિક કર્મમાં આપણે શરૂઆતમાં જોયું હતું સંસ્કાર આ નૈમિતિક કર્મ છે એનું બહુ વિસ્તારથી વિવેચન આપણે જોઈ ગયા હતા ગર્ભાધાન જાતકર્મ શ્રીમંતોન્નયન નામકરણ નિષ્ક્રમણ અન્નપ્રાશન ચૂડાકરણ કર્ણવેદ ઉપનયન વેદારંભ સમાવર્તન વિવાહ અને અંત્યેષ્ટિ લખી લો આ બધા શ્રીમંતોન્નયન નાલ છેદન પણ કહે છે અને જાત કર્મ પછી નામકરણ નામકરણ પછી નિષ્ક્રમણ નિષ્ક્રમણ અન્નપ્રાશન આ તો લખી લેવા દો અન્નપ્રાશન ચૂડાકરણ પછી કર્ણવેદ અક્ષર અક્ષરારામાં નથી ને લખી લો અક્ષર આરંભ પછી ઉપનયન પછી વેદારંભ સમાવર્તન અક્ષર કેટલા રૂપાળા છે જુઓ નજર લાગી જાય એવા પણ કાળા અક્ષરથી એટલે લખું છું સમાવર્તન પછી વિવાહ અને એટલે સંખ્યા છે સોળ પૂરતી સીમિત નથી હજી આના બધાના વચ્ચે વચ્ચે બીજા ઘણા બધા હોય છે એ બધા સંસ્કાર જ છે સંસ્કારનો મતલબ પવિત્રતા કરવા માટેની વિધિ પવિત્રતાની વિધિ વિધિ આમાં જે પણ ખૂટી ગયા છે લખી લો જાત ખાસ કર્મ પણ છે પણ આ ખાતની થઈ જાત આચર્વ એટલે પાયાવિધિ ખાત મુહૂર્ત કહેવાય છે ને એ ફોટો પાડે લખી ગયું વાહ તારે બધી પરચીઓ ફાળવાની આદત છે ફટાફટ સાચે લાગ્યું છે હે એકાદ તો આટલું ફાસ્ટ લખી દીધું ના સા મારા કરતા તો સારા છે થઈ ગયું બધાને હવે આપણું ડિસ્ક્રિપ્શન આપણે જોઈ ગયા છીએ કે તું કાલે જઈને આને લઈ જા ક્યાંક કોઈ ચશ્મા કઢાવી દે એને હો કોણ કઢાવે કાઢે છે અહીંયા હા તું આ વાંચી શકે છે આ બધું હું એમ નથી કેતો આ તને વંચાય છે એમ ઓલું તારે ચશ્મા કાઢવાનો ભૂત છે ઘોટાળો થશે કેમ કે એ એનો જે ડફ એ છે ને તો મને પણ મોડે યાદ છે હું એક વાર ગુજરાતમાં ચશ્મા કરવા માટે ગયો આના માટે ખાસ એવું ચાલો હું પણ જોઈ લઉં એટલે મેં પછી મેં હું બધે વાંચી લીધું છે તો એક વખત જોયું એટલે યાદ રહી ગયું પછી કે આ શું છે હું આ છે તો તમને ચશ્માની જરૂર ક્યાં છે મેં કહ્યું જરૂર એમ નથી તો મને દવાના અંદર દવાના પતિકા હોય ને એની અંદર ઝીણા અક્ષરથી લખેલું હોય ને વંચાતું નથી તો કે એ તો અમને નથી વંચાતું તમને કોઈ દવાખાનામાં કામ કરવાનું છે કે જરૂર છે તો આઈ ગ્લાસમાં પડવાનો એના માટે ચશ્માની કંઈ જરૂર નથી <laughs> તો આ બધા સંસ્કાર છે આ પણ ચશ્મા પહેરવા એ પણ એક જાતનો સંસ્કાર જ છે જેમ કર્ણવેદ છે એમ આ આને કાચો ઉપનેત્ર કહેવાય સંસ્કૃતમાં હમ કાચો ઉપનેત્ર <laughs> થઈ ગયું આ આ બધા સંસ્કાર છે આને નૈમિત્તિક કર્મ એટલે આ હેડિંગમાં આ વસ્તુ છે નિમિત્ત એટલે કોઈ પર્ટિક્યુલર ઓકેઝન કોઈ ખાસ સમયે એ નિમિત્ત ઉપર કરવાના હોય એને કારણે આ નૈમિત્તિક છે આ બધા રોજે રોજ નથી કરવાના સમજમાં આવે ને આપણે રોજ જમીએ એમ કે આપણો રોજે રોજ બે સમય ત્રણ વખત અન્નપ્રાશન થાય છે એમ નહીં જે બાળકને હજી સુધી અન્નનો દાણો મોઢામાં ગયો નથી એને પહેલી વખત જ્યારે અન્ન ખવડાવવાનું છે તો અન્ન પ્રાશન સંસ્કાર થયો એમ રોજે રોજ કરીએ છીએ પછી સંસ્કાર નહીં કહેવાય તો આ થોડો સંસ્કારો છે આ નૈમિત્તિક છે નૈમિત્તિક નો મતલબ શું તને પૂછું છું એવું તમે દેખાયું જોજે હો આ તો બહુ ગોટાળો થશે જલ્દી કરાવી લે કાલે આ જઈ આવો તમારો પણ દેખાવી લે ચેક તો થઈ જાય ને તો નૈમિત્તિક એટલે શું નિમિત્ત નહીં નૈમિત્તિક એટલે નિમિત્ત નહીં હા કોઈ ખાસ પ્રસંગ ઉપર કરવાના હોય એને નૈમિત્તિક કહેવાય નિત્યકર્મ થી આને આપણે અલગ આ રીતે સમજવાનો છે નિત્યકર્મમાં કોઈ મુહૂર્ત જોડાવાનું નથી હોતું કરવાનું છે તો કરવાનું જ છે એમ એમાં કોઈ અપવાદ નથી પણ નૈમિત્તિકમાં મુહૂર્ત જોવાનું છે તો જેમાં મુહૂર્ત જોવું પડતું હોય એ નૈમિત્તિક છે એમ સામાન્ય સમજ માટે આપણે સમજી શકીએ તે જ રીતે શ્રાદ્ધ શ્રાદ્ધ ક્યારે થાય મૃત્યુ પછી થાય જે વ્યક્તિનું મૃત્યુ થયું એનું શ્રાદ્ધ થાય એટલે મૃત્યુ પછી થાય એ વાત તો બરોબર છે પણ કઈ દિવસે થાય અરે એ તો હું પૂછું છું કઈ તિથિ એ થાય जन्म जन्म पर श्राद्ध मरण तो तो हमें बर्थडे को ना क्या आ गया मरा भी नहीं तो आओ गरीब तो क्या रहेगी घर मे काली मुख से जो बे वक्त श्राद्ध था तो आखा वर्ष में જે દિવસે એ વ્યક્તિનું મરણ થયું હોય એ માસની એ તિથિના દિવસે શ્રાદ્ધ થાય અને બીજું શ્રાદ્ધ એક શ્રાદ્ધ પક્ષ આખો મહિનો હોય છે એ પક્ષમાં એ તિથિ હોય તે દિવસે થાય એમ વિધિપૂર્વક બે વખત શ્રાદ્ધ કરવામાં આવે છે તે સિવાય અગર કોઈ તીર્થમાં આપણે ગયા હોઈએ તો તીર્થમાં પણ ઐચ્છિક ચાહીએ તો શ્રાદ્ધ થઈ શકે એ માહિતી હોય કે ન હોય તેમ છતાં પણ સમજમાં આવ્યું પણ જન્મ દિવસે પછી પ્રાયશ્ચિત હા એટલે કોઈ હા તો અગિયાર હતો શ્રાદ્ધ પક્ષ ની અગિયાર હતો અત્યારે એવા પિતૃપક્ષ અને માતૃપક્ષ પ્રાયશ્ચિત કર્મ પ્રાયશ્ચિત એટલે હે પ્રાયશ્ચિત ક્ષમાપન રિપેન્ટન્ટ હં તો પ્રાયશ્ચિત એટલે કોઈ આપણાથી અપરાધ થયો હોય એ અપરાધને કારણે શાસ્ત્ર આપણા ઉપર કોઈ કર્મ ઉપર પ્રતિબંધ લાવે કે તમે આ અપરાધ કર્યો એટલે હવે તમે આ શાસ્ત્રીય કર્મો ત્યાં સુધી નહીં કરી શકો જ્યાં સુધી અપરાધનો તમે પ્રાયશ્ચિત ન કરી લો સમજમાં આવ્યું અપરાધને કારણે કર્મમાં અયોગ્ય આપણે બનીએ છીએ શાસ્ત્રીય કર્મમાં માટે આપણે અયોગ્ય બનીએ છીએ ફરીથી યોગ્ય ક્યારે બની શકીએ કે જ્યારે પ્રાયશ્ચિત દ્વારા આપણે આપણી શુદ્ધિ કરી દીધી હોય આ નૈમિત્તિક કર્મ શા માટે છે પ્રાયશ્ચિત રોજે રોજ નથી કરવાનો અપરાધ થયો છે એવું આપણને કોઈ કહે અથવા આપણને એ જાતની ગ્લાની થતી હોય તો આપણે પ્રાયશ્ચિત કરીએ હવે જે જાતનો અપરાધ તે અનુસારનો પ્રાયશ્ચિત એમાં બે જાતનું ગણવામાં આવે છે એક તો પાપ અને બીજો અપરાધ પાપ થોડું ગંભીર નેચરનું છે અને અકાર થોડું હળવું છે અપરાધ થાય ત્યારે એનું પ્રાયશ્ચિત પણ હળવું હોય લાઈટ નેચરનું પ્રાયશ્ચિત હોય અને પાપ થાય તો થોડી કઠોર સજા હોય એની એટલે માની લો કે અપરાધ થયો તો એક કાણું કરવાથી અપરાધ દૂર થયો પાપ થયો તો દસ દિવસમાં ઉપવાસ આવી પડે એમ એટલે એની જે પેનલ્ટી છે એ મેની ટાઈમ્સ વધારે હોય છે એનો નિર્ણય જે શાસ્ત્રના સારી રીતે જાણનારા છે એના દ્વારા થાય છે જેમ આપણે શરૂઆતમાં આસ્તેય જે સામાન્ય ધર્મમાં જોયું એના દૃષ્ટાંતમાં શંખ અને લિખિત બે ભાઈઓ ઋષિકુમાર હતા એનો પ્રસંગ જોયો હતો કે મોટા ભાઈના બગીચામાંથી એણે ફલ ખાધું પૂછ્યા વગર તો ભાઈએ કહ્યું કે આ તારાથી અપરાધ થયો છે અને એની નિર્ણય તો એને કરી આપ્યો કે અપરાધ છે કેમ કે એક જાતની ચોરી છે પણ સજા રાજા પાસેથી લેવાની અને ત્યાં જઈને એમને હાથ તપાવવા પડે તો એ રીતે પાપ અને અપરાધ એ બે જુદી જુદી વસ્તુ છે અપરાધ છે એ થોડું લાઇટ નેચરનું છે પાપ છે સિરિયસ નેચરના છે બંનેના શાસ્ત્રમાં પ્રાયશ્ચિત બતાવ્યા હોય તે અનુસાર કરવા જોઈએ આ નૈમિત્તિક કર્મ નહીં અપરાધ આ જે શબ્દ છે ને એ પાપ માટે પણ વપરાય છે અને અપરાધ લાઇટ નેચર નો જે દોષ છે એના માટે પણ વપરાય છે એટલે શબ્દ ઉપર જવાની આવશ્યકતા નથી એ એમનું પાપ હતું એમ સમજી લો ચોરીનું પાપ એમણે કર્યું એના પછી દાન દાન નીતિ કર્મ પણ છે પણ જ્યારે કોઈ ખાસ અવસર હોય પર્વ હોય ઉત્સવ હોય તે વખતે શાસ્ત્રના આદેશ પ્રમાણે આપણને કમ્પલસરી દાન કરવું જોઈએ અને એ પ્રકારના દાનમાં કઈ વસ્તુનું કયા દિવસે દાન કરવું એ પણ શાસ્ત્ર આપણને સમજાવે છે જેમ અક્ષય તૃતીયા છે કે અક્ષય નવમી છે કે ગંગા દશહેરા છે આ જાતના એવા પર્વો છે કે ગ્રહણનો કાલ છે તે વખતે કઈ વસ્તુનું દાન કરવું એ શાસ્ત્ર આપણને કહે છે એ દાન નૈમિતિક છે અને નિત્ય આપણે પાસે કોઈ પણ જરૂરતમંદ વ્યક્તિ આવે એને આપણે સહાયતા માટે કંઈ પણ આપીએ એ નિત્ય દાનનો પ્રકાર છે નિત્ય દાનનો જે પ્રકાર છે એમાં શાસ્ત્રીય વિધિથી સંકલ્પ કરવું જરૂરી નથી પણ નૈમિત્તિક દાનમાં સંકલ્પ પણ હોય છે એટલે આ ફલાણા ફલાણા દિવસે આ નિમિત્તે આ વસ્તુનું હું દાન કરી રહ્યો છું પ્રભુ પ્રસન્ન થાય એવા આશયનો એક સંકલ્પ હોય છે એ સંકલ્પ પૂર્વક એ વ્યક્તિને આપવામાં આવે તો એ દાન પણ નૈમિત્તિક છે એટલે નિત્ય અને નૈમિત્તિક બંને છે તે પછી વ્રત ઉપવાસ વ્રત શબ્દનો મતલબ થાય નિયમ આનું મિનિંગ અને ઉપવાસ એટલે ગુજરાતીમાં વાગ્યું કોઈ ને નજીક જવું ઉપ એટલે નજીક વાસ એટલે રહેવું કે જવું ઉપવાસ શબ્દનો અર્થ છે નજીક જવું ઉપવાસ એટલે શું ઉપવાસ એટલે વ્રત એટલે અહીંયા આવી જા અહીંયા આવી હતી જો જાઓ ઉપવાસ એટલે નજીક જવું વ્રત નો મતલબ નિયમ છે આ એના શાબ્દિક અર્થ છે પણ એના રૂઢ અર્થ ભૂખ્યા રહેવાના અર્થમાં છે રૂઢિ એવી છે કે મારું આજે વ્રત છે કે મારો આજે ઉપવાસ છે એનો મતલબ ભૂખ્યા રહેવું એમ પણ શાસ્ત્રમાં કેવલ ભૂખ્યા રહેવાના અર્થમાં આ વાત કહેવામાં નથી આવી ભૂખ્યા રહેવું એ વ્રતમાંનો એક નિયમ છે આ જે નિયમો છે એમાંનો એક નિયમ ભૂખ્યા રહેવું છે બીજા ઘણા બધા નિયમો છે સામાન્ય ધર્મમાં જે વયોવ્રતનું દીતિના વ્રતનું આપણે વર્ણન છે એ કોઈ વખતે ભાગવતજીમાંથી વાંચજો તમને આનંદ આવશે કે કેટલા બધા નિયમો કશ્યપ ઋષિએ એમને બતાવ્યા છે તો એ એક જ વ્રત છે પયોવ્રત પુત્ર સંતાન પ્રાપ્તિ માટે એમણે કરેલું પણ સવારથી ઉઠીને એને રાત્રે સુવા સુધીની દિનચર્યામાં પચાસો નિયમો એમને કહેવામાં આવ્યા છે કે આમ કરવું આ કરવું આ નહીં કરવું તે નહીં કરવું અને ઉપવાસનો જે મુખ્ય હેતુ છે વ્રત કે ઉપવાસનો એ આપણો આરાધ્ય દેવ હોય ઈષ્ટદેવ હોય એની નજદીકી પ્રાપ્ત કરવી એ બધા નિયમો જે છે એ હેતુથી આપણે સ્વીકારીએ છીએ કે એની બાધા કે માનતા રાખીએ છીએ કે જેથી બીજા બધા જે સાંસારિક કાર્યો છે એ છોડી અને એનાથી મુક્ત થઈને આપણે ભગવાનનું ધ્યાન કે નામ લઈ શકીએ સેવા કરી શકીએ પણ આ વ્રતોપવાસ નિત્ય નથી હોતા એટલે પ્રતિદિન નથી હોતા કોઈ પર્ટિક્યુલર દિવસ એના માટે જેમ આપણે ત્યાં વૈષ્ણવ આપણો સિદ્ધાંત છે તે અનુસાર એકાદશી અને ચાર જયંતી વામન જયંતિ નૃતિ જયંતિ રામ જયંતિ અને કૃષ્ણ જયંતિ આ ચાર જયંતિ અને વર્ષની ચોવીસ એકાદશી આ આપણા વૈષ્ણવના વ્રતો છે એને વૈષ્ણવ પંચક કહેવાય છે આ સિવાય બીજું કોઈ વ્રત વૈષ્ણવોને નથી હોતા હવે આના ધ્યાનથી એ સમજવાનું છે કે કોઈ વખતે આપણે કોઈ પુરાણ તમે લ્યો જેમ ખાસ કરીને પદ્મ પુરાણ છે કંદ પુરાણ છે અથવા કોઈ નિર્ણય ગ્રંથ ખાલી આપણા નિર્ણય ગ્રંથો કયા જાતના છે અને કઈ એ કયા કયા કર્મો આપણને કરવામાં શાસ્ત્રમાં કહેવામાં આવ્યા છે એનો પરિચય લેવા માટે ધર્મ સિંધુ અને નિર્ણય સિંધુ બહુ પોપ્યુલર ગ્રંથો છે એમાં એક પણ તિથિ વર્ષની એવી નથી કે જે દિવસે કોઈ વ્રત કે ઉપવાસ ન હોય ત્રણસો સાહીઠે દિવસ કોઈને કોઈ વ્રત તો છે જ કોઈને કોઈ ઉપવાસ તો છે સમજમાં આવ્યું ને હવે એ દ્રષ્ટિથી કોઈ વિચારે એની શાસ્ત્રમાં જેટલું લખ્યું છે બધું આપણે કરવું જોઈએ કેમ કે શાસ્ત્ર આપણા માટે સુપ્રીમ કોર્ટ છે અને એમણે કહ્યું છે એને ઉથાપી ન શકાય તો માણસને પછી જીવવાનો કોઈ સ્કોપ રહેતો નથી યા તો અધાર્મિક થઈ જાઓ અથવા તો શાસ્ત્રને માનો તો મરણ નક્કી છે એની વ્યવસ્થા આપણે ત્યાં દેવતા ભેદથી છે શાસ્ત્રમાં જેટલા પણ વૃતોપવાસ છે એ કોઈ ને કોઈ દેવને ને છે કે દેવીને ને એમને પ્રસન્ન કરવા માટે તો જે વ્યક્તિનો જે ઈષ્ટદેવ હોય એના સંબંધી વૃતોપવાસ એને કરવા બાકી બધા દિવસમાં કંઈક ને કંઈક તો છે જ બધાને એ કરી ન શકે એટલે એકને પકડીને રાખવું એકે સાધે સબ સધે સબ સાધે સબ જાય એ જે નીતિ છે તે અનુસાર આપણી નિષ્ઠા જે દેવ કે દેવીમાં હોય એના સંબંધી આપણે વ્રતોપવાસ કરવા બીજાના નહીં તે સિવાય કેટલાક વ્રતોપવાસ છે એ કોઈ ખાસ પ્રકારની કામનાની પૂર્તિ માટે કહેવામાં આવ્યા છે એટલે કેટલાક ઉપવાસ છે નિષ્કામ છે કેટલાક સકામ છે તો જે કામના હોય તો કરા કરવાના તો શાસ્ત્રમાં એની વિધિ બતાવવામાં આવી છે જેમ દીતિને કશ્યપ ઋષિએ પયોવ્રત કરવાનું કહ્યું એમને એવી કામના હતી કે મને દેવતાઓને હરાવી શકે એવો પુત્ર પ્રાપ્ત થાય તો એ કામનાની પૂર્તિ માટે એ વ્રત એમણે કર્યું પણ જેને એવી કામના ન હોય એના માટે શાસ્ત્રમાં લખેલું છે એટલા ખાતર કરવું એવો કોઈ નિયમ નથી તો સકામ જે છે એ કામના હોય તો જ કરવા નિષ્કામ છે એ નિયમથી કરવા જોઈએ એમાં પણ પોતે જે દેવમાં આસ્થાશીલ હોય એ દેવ સંબંધી વૃત્તો ઉપવાસ એને કરવા બીજા દેવ સંબંધી ઉપવાસો આપણે નહીં કરવા એટલે જેમાં ગૌરી વ્રત અત્યારે ગયું કે નવરાત્રી કે શિવરાત્રી કે આ જાતના ઘણા બધા પર્વો આવતા જ હોય છે જેમાં ઉપવાસનું વિધાન શાસ્ત્ર કરતું હોય પણ વૈષ્ણવો એ કરવાના હોતા નથી એ એમના માટે અપરાધરૂપ છે એ કરે તો તો આ નૈમિત્તિક કર્મ છે આ કેટલાક નમૂનાના રૂપમાં કહેલા છે બધા જ નથી આવી ગયા આમાં આ રીતે ઘણા બધા બીજા સમજી લેવાના હા ગોપાલદાસ પ્રાયશ્ચિતમાં દોષ કે અપરાધ એ નિમિત્ત છે સમજાયું ને જેમ કાલે કે પરમ દિવસે ઓલા પ્રવીણે સંડાસના નળમાં કપડાં ધોઈ લીધા તો દોષ થઈ ગયો હવે બિચારાને એ ખબર નથી કે આ નળ છે એ કઈ કેટેગરીમાં આવે છે પણ એને તો પાણી આવી રહ્યું છે ને સારી જગ્યાએ છે તો ધોઈ નાખ્યા કપડાં દોષ થઈ ગયો ને હવે આપણે એને એમ કહી શકીએ કે જો એ જલ છે એ બોળામાં ગયું હોય તો તારે એક વ્રત રાખવું જોઈએ એક ઉપવાસ કરવો જોઈએ તો આ દોષનું પ્રાયશ્ચિત થઈ ગયું આ નિમિત્ત શું એમાં દોષ અપરાધ કે પાપ તે એમાં નિમિત્ત છે અને એનું પ્રાયશ્ચિત સમજાઈ ગયું તો સારું આજે અહીંયા રાખીએ નૈમિત્તિક કર્મ